મહાત્માઓ ભારતમાં તેમજ સારા વિશ્વમાં પ્રસરેલા સર્વે મહાત્માઓ આજે આ દાદા ભગવાનના અંતિમ શ્વાસો જ્યાં સ્વસન થયા હતા અને જ્યાં સ્થાયી પડે દાદા ભગવાન સ્થાયી થયા છે એવા આ દાદા ભગવાનના ભાઈજી દરોદાના પૂરના પૂર રસિકભાઈ જ્યાં રહે છે રંજનબેન જ્યાં રહે છે ત્યાં એ ક્ષેત્રે એમને બીજે માળે એ દાદા ભગવાનની શાશ્વત હાજરી એટલી અદભુત રીતે આ કનુભાઈને અનુભવાયેલી છેલ્લા શ્વાસોમાં છેલ્લા શ્વાસે લાગ્યું કે ગયા અને બીજી ક્ષણે તરત સ્વરૂપ ક્યાંય કોઈ જઈ શકે નહીં એવા ભગવાન એ શાશ્વતતા એમની અને શાશ્વતતાને કારણે આજે આ રસિકભાઈની અદભુત સદભાવના બહુ સુંદર કે આ અમારો ખંડ એ બધાના માટે દાદા આલય સ્વરૂપે કે જ્યાં દાદા શાશ્વત હાજર છે એવા ક્ષેત્રે એમની શાશ્વત હાજરી સ્વરૂપે એક અદભુત મેમેન્ટો તરીકે અને બધાને માટે પ્રિય આરાધના અને ભક્તિને માટે દાદા આલય શિવના મહાલય જેવું સુંદર બધાને માટે ખુલ્લું કરવા માટે ભાવના થઈ અને ભાવના થઈ એમને વ્યક્ત કરી એમની ભાવના ભાવના રાજેશભાઈ મહાત્મા રાજેશભાઈ લાકડાવાલા અને પ્રકાશભાઈ ગજ્જર એમના બંનેના સાથીઓ બંનેના સાથીઓના અશોકભાઈ ગજ્ય અશોકભાઈ ગજ્જર પ્રકાશભાઈ નહીં અશોકભાઈ ગજ્ય એ બંને સાથીઓના સહકારથી અદભુત એક ક્ષેત્રે જેના પર દાદાઓ વિરાજમાન હતા એ બેઠક અને એના પર એ દિવાલ જે ત્યાં એ દિવાલ પર આખું સુંદર આ દાદા આલય અદભુત સ્વરૂપે આજે આકાર લઈ ગયું છે અને આકાર લીધો છે જેનું આજે વાંચન છે અને બધાને માટે ખૂબ મુકાય છે રસિકભાઈની ભાવના બધા મહાત્માઓ માટે જ્યાં આગળ જે ક્ષેત્રમાં અને જે ઘરમાં શશીભાઈ કનુભાઈ ને એમના ભાઈઓ અને બહેનો ને બધાના પિતાજી અને દાદા ભગવાન જે સાથે જ હતા બાળપણથી સાથે હતા જીવન દરમિયાન સાથે રહ્યા છતાં કોઈએ એકબીજા માટે એમ નથી કહ્યું ગમે આવા છીએ કે તેવા છીએ કોઈ ક્યારેય કોઈને મહાત્માઓ જે એવો ઉલ્લેખ હોય તો આવે તો કહેજો ક્યારેય પણ ઉલ્લેખ થયો હોય તો થયો છે રસીભાઈ ઉલ્લેખ સાહેબ તમને ખ્યાલ છે કોઈ દાડો નથી થયો નથી થયો છતાં પણ એમને એક જીવ કહેવાય એક એકાદ ત્યાં આગળ છે આ તો પૂરું સમજજો અને આ એક એકાદ તમને જે આપતું છે એ એકામત એકાદ એમના સિદ્ધાંતે કરી દે આપણે મહાત્માઓ પણ બધા અને સંઘ પણ આખો સાહેબ આજે એ દાદા ભગવાનની અદભુત કરુણા કૃપાથી આપણા બધાને દિલમાં પ્રાકૃતિક ગમે તે વિભિન્ન અવસ્થાઓ હોય છતાં પણ સારી રીતે દિલમાં બધાને વર્તાવો રહે એવા અમારા ખૂબ આશીર્વાદ છે આજે આગળ ચંદ્રકાંતભાઈ પણ ખૂબ આવેલા અને કનુભાઈને તો એમના આજે દાદા બાપાને કહ્યું છે કે આ દ્રષ્ટિ શાશ્વતની દ્રષ્ટિ આપણે એવી છે પંડિતજી કે ભૂતકાળના કોઈ પણ પરિમાણો અવસ્થાઓ હોય એ બધી અવસ્થાઓમાં આપણે જ્યાં જ્યાં આવીએ બધું જ આજે દર્શમાનતામાં હાજર થાય છે આપણે ભૂતકાળમાં જવું નથી પડતું એટલે આ ખંડમાં આ ક્ષેત્રમાં મનુભાઈનું તો બાળપણ ગયેલું છે રસીભાઈનું પણ ગયેલું છે અને દાદા ભગવાનને વિશેષ કારણે એ ઘણી એમની અને આપવા જવાનું રહ્યા અહીંયાથી બાજુમાં જ ગલી છે પાછળની ભાગમાં ત્યાંથી બહાર નીકળીએ એટલે જુદીના સિસ્ટમની છેડો ત્યાં આગળ આવે છે એટલે આમ કરી થોડું ભણે છે ત્યાં જ દાદા રહેતા હતા જ્યારે અમે ગુજરાતી પાંચ નિમિત્ત સ્કૂલમાં એ ભણતા હતા ગુજરી જ્યાં સ્કૂલ છે ચાર ચોપડી અમે ત્યાં ભણ્યા હતા અને બીજી ચોથી ચોકડીમાં જયારે રિસેસ પડે ત્યારે હીરાબા પાસે પહોંચી જઈએ ઘર છે ત્યાંથી ચાલીને આવશે દૂર સામે એટલે બધું છે મહારાજ મૂક્યો હતો અને આ જગદીશભાઈના પિતાજી ત્યાં આગળ ખાસ એમની સેવામાં રહે શંકરભાઈ અને આ બધું અમને પૂરો ખ્યાલ પૂરો ખ્યાલ એટલે ત્યારનું અને પછી ત્યાંથી એ બીમારી પૂરો ગયા એ કોઈને ખબર નથી આ કારણ એકલા ની ધર્મ બહુ સારી સ્પર્ધા કરે એ ઉપર ધર હતું કદાચ ખ્યાલ હશે આપણે રસુભાઈ વોરા ત્યાં ભણવા જતા હતા રસુભાઈ વોરા પાછળ પાછલા રસ્તે ત્યાં રહે બહુ સંસ્કારી એટલા બધા સંસ્કારી જીવ હતા અમને બધા ભાઈ બહેનોને એમને ભણાવે મોટા અમે ખાસ અને અમારા મોટા રહે બહુ જ સંસ્કારી આપણે માનીએ નહીં કે આવા સંસ્કારી હોય શકે સાહેબ તો એમને ખેલ નહીં કાપો રાખી કોઈ કહી શકે એવી રીતે ઓગણીસો અમને ખ્યાલ છે જયારે અમે એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા એક વર્ષ બીજે પર વિદ્યાગંગેશ્વરમાં વિશ્વકર્મા વિદ્યાલયમાં પછી બીજે વર્ષે પાછું મનુભાઈને એમ મન થયું કે આ દાદા ઉભાની કળા ખરી છે એમને જાણી છે એમને આવડતી નથી જાણતા નતા એ તો પણ ફરીથી પાછું થયું છે ત્યાં અમદાવાદ જવું પડ્યું અમદાવાદ ગયા એટલે પછી ત્યાં પછી રસીદભાઈ આપવાનું પડ્યું કલા બધા અવસ્થા ફરી છે નહીં અવસ્થા છે કે એટલે અહીંયા આગળ જયારે રિપીટ કરવાનું થયું ત્યારે અહીંયા કનુભાઈ આઈને વાંચે અને એટલે ત્યાંથી એવી જગ્યા મુંબઈ કેવું આવતું રહ્યું હતું એટલે તે વખતે અહીંયા દાદા ભગવાને પણ અમને બહુ ફિફ્ટી ટુની વાત કરું સાહેબ સાહેબ ફિફ્ટી ટુ હા તો પેલી તો મેં ગુજરાતી સ્કૂલ નહીં કરી છ થી દસ વર્ષ લગાવે સમજ્યા અને અગિયારમાં વર્ષમાં ન્યુ સ્કૂલ સુરસાગર પર જૂની સ્કૂલ હા કાસ્પિટિયા સાહેબ અમારા કાસ્પિટી હતા બધા એક એક ટીચરો તો મજા હતા ગજબ અને એક રતિલાલ વાણિયા અમે કહીએ એમને એ અમને ભણાવતા હતા બધા આવ્યા રસિકભાઈ અમને બધા આવ્યા અમે એને ઘરનો કોઈ આવે સુગંધ કરી સુગંધ કે આ બધું એટલે આ ક્ષેત્રમાં ઓગણીસો ચોત્રીસની સાલમાં બંધાયેલું આ ક્ષેત્ર અને એની બાજુનું બીજું ઘર છે એટલું જ બાજુ એ જ્યાં આગળ ઓગણીસો છત્રી વાળું છે આટલી એ બધું નથી આપણી વાતો નહીં કરતા એ વખતે અમે કોઈ છ વર્ષના હતા અને આ ઘર ને આ ઘરની વચ્ચે કોરિડોર છે જ્યાં આગળ રહ્યા કરીએ ગમે અને એક ઘર ચાલતું હતું એ થઈ ગયું હતું દિવાળી પછી હું પહેલાનું હતું એ થઈ ગયું અને ઉપરના બીજે માળનું ચાલતું હતું અને આઠમું હતું ત્યારે ત્યાં થોડું તે થતું હશે ત્યાં એક સ્પીડ પડી હશે પણ ફ્લેટ પડી એટલું સારું થયું તો તૂટી ગઈ ઘણા પડી ત્યાં તો તરત થયું કે આ તો કશું થયું નતું જરા થોડું યાદ થઈ ગયું કશું એવું અમને થયું હતું અમને અમારા મોટા મામા છે તો મિશનમાં અમને બતાવવા મોકલી કારણ કે દાખલ કર્યો એવું છે લઈ રમાડે અમને લઈ ગયા ચાલો એમને લઈને ગયેલા અને પાછા આવે ત્યાં જતા આ બધું અમે એમને અમને જરા રમતિયા થોડા જે ગયા ને રસ્તા વચ્ચે ત્યાં ટ્રક આવતી હતી ગભરી ગયા who is there જવાબ આપ્યો નથી અને હા ની વચ્ચે નીકળી ગઈ બધા એટલે તમારા પિતાજીને તો શ્રીમદજીની બાળપણની ભક્તિ ભક્તિ હતી ભક્તિ હતી અને એ ભક્તિને કારણે એમના ભક્તિ પ્રભા ભક્તિ પ્રભા પ્રધાન આખા જીવનમાં પ્યોર ભક્તિ રહીએ અમે બધાને કમ્પલસરી કરાવી અમને જો બીજ દોહરા સમાપતાનો પાઠ પત્ર અને એ તો ખાસ સમાપતા પૂરા એ ના આવડે ને તો અંગૂઠા પકડાવે પટ્ટી મૂકે જરાક હાલી જાલી પડી જાય બધી જાય પકડો આવી રીતે સાંભળાય તમે બધા કોઈને જણાવતા નથી નહીં ડિસિપ્લિન આવી દાદાએ કશું કરાયા વિના બધું કરાવી દીધું આ બધું અમારે આવું હતું કે શું કસરા નથી કે અહીંયા ઉપર બેઠા ને મારા ફાધર બેને પછી નાની ઉંમર એને નાસી જવાનું મન થાય એટલે જે રસિક બોલાય આત્મભાવના ભાવ સાંજી લહે કેવળ જ્ઞાન રે સો વખત બોલાય અમે જઈએ સો વખત પૂરું થઈ હવે જતા રહ્યો ના હવે કરું તું બોલાય કે હવે જતા રહ્યો ના હું બોલાવું છું ના હવે બોલો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સો વખત બોલાય ફરી કનુ પાસે સો વખત બોલાવે પોતે બોલે તો હવે જઈએ ના પરમ ગુરુ નિગ્રહ સર્વજ્ઞ દેવ બોલો સો વખત ક્ષેત્રમાં દાદા ભગવાન અને પિતાજીની મામણીપુરમાં હતા છતાં પણ વ્યવસ્થિત કેવું છે કે આ આ ફ્રેમ છે ને એને પચાસ વર્ષ પહેલા શ્રીમદની ફ્રેમ ખરીદેલી મોટું શ્રીમદનું ચિત્રપટ પછી મોટી દેખાય છે તે વખત પછી પડી રહી આપણો વધારે છે ભાઈ પછી પંચાવન એક વર્ષ પંચાવન નહીં સિત્તેર પછી એ ફિલ્મ પડી રહી હતી તે મેં ચલો આજે એનું કરીએ પરમ દિવસે જઈને લઈ આવ્યો ગાંધી ચિત્રપટ ગઈકાલે જ આવ્યું ફિલ્મ તે રીતે જ છે ફિલ્મ એની એટલે આ ક્ષેત્ર દાદા આલય જ્યાં દાદાની હાજરી આપણા બધાને વર્તાય બહુ સારી રીતે એના માટે આજે ખુલ્લું મૂકવામાં આવે છે બધા માટે અને આ રૂમ જેમ શિવાલય મહાશિવાલય જેના દરવાજા ક્યારેય બંધ નથી હોતા એવું સાથ આપ્યા છે ક્યારે બંધ ના થાય એવી રીતે આના દરવાજા ક્યારે બંધ નહીં રહે બાકી એવા બધા દાદાજી એટલે આજે આ દાદાજી રસિકાકાની જે ભાવના હતી સુદ ચૌદસ તિથિની વિધિની આ સોમવારની જતા શરૂ કરી આજે નો દિવસ છે અને અમારા પિતાજીની જન્મતિથિ છે આજે ભેગું અને દાદાનું જે આસન હતું એ જ આસન આજે રહ્યું છે કાયમ અને એ દિવાલ ઉપર આખું મંદિર શોભા કરી બહુ સરસ રીતે રાજેશભાઈ લકડાવાળા અને અશોકભાઈ ગજ્જર બંનેની ખૂબ ખૂબ ધન્યવાદ છે ખૂબ ધન્યવાદ છે શું ચૌદસ છે દાદાને શું ચૌદસ ને દિવસે જન્મ દિવસ ખરો ને એટલે પ્રતિ માસના શું ચૌદસ ને દિવસે રાતા ઉનિયે કશી સાના કીયા કે રાતાલીજી આપણે બજે કરીએ છે કે 14 જની ખાસ જેની તી અહીંયા નથી થઈ ગઈ સંગરતા સાંભળ્યું કે બдца ધ્યાન ધ્યાન રાખજો અને જમી જે ભાવ ઓર સદી આજે થતી છે ખાલી બેટા અહીંયા બેટા 14 જ જન્મના જન્મથી દી લો સાના સાંભળ્યું કે બતા જાય દાના ભગવાન જન્મ તithi પર શુદ 14 નથી અને બે વિલેની ચીજો પર શુદ્ધ છે કુદરતી આ કેવું બને છે જુઓ ગોઠવવા ગયું દિવ્યાથી દિવ્ય બહુ સુંદર કહેવાય આપણે સંયોગ નીચે બહુ લાઈન લાગી છે